આપકે થઈ ગયા તમે સાંભળી ગયા અમે સાંભળી ગયા છીએ 呀，这。 પછી અમારા ઘરમાં આવીને સત્સંગ કરતા એવું લાગે છે જે વસ્તુ એને આ ટેકનોલોજી આજે આપણને કેટલી કામમાં લાગે છે એકદમથી આપણે ગમે ત્યાં રહીએ થોડું થોડું ગમે ત્યાં પણ સાથે આપણને પ્રત્યક્ષ રહીએ એવું કરી આપે છે બહુ સરસ ટેકનોલોજી થોડા થોડા વખત આ જોવા મળે છે બહુ સરસ બીજું ચાલુ કરે ખરું કે understand uh, Pinani's heart and how to remain in sync with that. Uh, to understand Nani's heart, we can go to cardiologist. <laughs> Who is that cardiologist? <laughs> Natural cardiologist is wonderful. Natural. experience that in your medicine practice, right? Very good. You know, in his first experience, when he came across a very poor and serious patient, right? જશે તારો પરિણામ થઈ જાય એટલે અનુભવ લખે તો લેવ છે અનુભવ લખો એવરીબડી ધ એવરીબડી એક્સપિરિયન્સ ઇઝ દિસ વિઝન વિઝન બધાની પાસે છે પણ આટલું બધું છે પણ એમની પાસે બહુ હેરાન થાય છે અનુભવ બાકી ડિમાન્ડ તો થાય છે ભાઈ અનુભવ મોકલો કંકરની નામ આપીશું અને શોર્ટ ગમે તે વાપરી તો એને બોક્સમાં આપશે ગમે તે કરશે તમને અને એટલી બેનિફિટ કરી શકે આ સાંભળો છો કે નહીં પણ સાંભળો છો સાંભળેલું રાખવાનું છે હે અમરમાં નહીં મૂકવાનું એક્સપિરિયન્સ બહાર આપવા દો તમારી આપણી પેટી મંગરી ના રાખો અને અંગ્રેજો વહેતે બહુ ભાગવું પણ અંગ્રેજો પછી ખોઈ જાય છે મુશ્કેલી આ થાય છે આજે અનુભવ હશે કોઈનો આવ્યો છે કોઈ લાગે છે તો એ કારણે અનુભવમાં આગળ તમારે બધું બધું તૈયાર થતો જતો તમારો કારણ કે અનુભવ એવો નથી ખબર થયો કે કારણો બધો થઈ ગયો કોઈ પૂરો થઈ ગયો મારા કારણે પ્રોસેસ છે બહુ ગ્રેજ્યુઅલી એને સ્ટેબિલિટીમાં હતો તો ટાઈમ લાગે છે એના ઉભાને કહ્યું કે અગિયાર વર્ષે તો જરૂર થાય અને આમ તો વ્યવહારમાં કેવો છે બાર વર્ષે બાવો બોલે રાબડીશને રાબડી તમે સમજો આ ભારતની ભાષા છે ચૌદ વર્ષે તો રામ જાગે જ કે છે એ વર્ષ ગવા પેટે ના ચાલે શું રાજ્યની વાત કરે તો નથી નેતા આવી છે એને તરત અનુભવ છે એને ક્યારેક લખે જરાક પહેલો યુટ્યુબ શું બહાર લઈ આવી શું કહ્યું મોહન હા બોલો મારે એક પ્રશ્ન છે આ બોલો ત્રણ ચાર વર્ષ આગળ તમે મગનભાઈને ત્યાં તમે સત્સંગમાં એમ કીધું કે પુરુષાર્થ નહીં ચાલશે હવે પુરુષાર્થ નહીં ચાલશે હવે પ્રારંભામાં આવી જજો એમ કીધું હતું તમે તે જરા સમજાવો પ્રારંભ પુરુષાર્થ એટલે શું કે આપણને આજ્ઞા તો મળી છે બધી એટલે આજ્ઞાથી આપણે ઘરમાં જીવીએ બધું ખરું પણ ઘરમાં જીવ્યા જોડે જોડે આપણે જીવી ગયા જોડે જોડે આજ્ઞાથી જીવે જુદી વસ્તુ છે અને આપણે જીવીએ એ જુદી વસ્તુ છે બે બહુ સ્પષ્ટ પણ એની રેખા આ બે જે પોઈન્ટથી તો આપી દીધી પણ એ રેખા એ પ્રમાણે રહેતો ને ના રહે સાચી નથી રહેતી એટલે તપ તો બધાને થાય છે પણ તપ થતા તપને એ તપમાં રહી શકેલું નથી આપણાથી શું કહ્યું તપમાં રહી શકાયું નથી કેવી રીતે આ જોવાની વાત હવે સાદી સીધી ભાષા જોઈતી હોય બહુ ઊંડું પરાક્રમ ના કરવું હોય તો હવે ડેલી પોઈન્ટ જઈએ એમાં શું બધું આવે કે તો રહેવાતો ના જ ને તો રિલેટિવ છે કે રિયલ કો રિલેટિવ આવે છે તો માટે રિયલ અનુભવ શું કહ્યું રિયલ એમાં તમે શું ખોટું કર્યું આવે છે ખરું હા

પણ જોડે બેઠું છે નીરવ નીરવ નીરવ તું સમજે ત્યાં આવ્યું સાહેબ ગુજરાતી સમજે કોણ પહેલાથી સાહેબ કે ઉર્દી બોલો <laughs> જઈએ આપણે આપણી પ્રકૃતિને એવી ના બને હું ધરામ છે રામ છે છોડો ને બધું અરે અમારી છૂટવામાં પરાક્રમ તો જોઈશે થોડુંક પેલા જોઈએ સમજાયું આપણે મહેલમાં બહુ સારી રીતે રહ્યા હોય બધું ફર્સ્ટ ક્લાસ પણ બહાર નીકળવાનું થયું અને નીકળવાનું છૂટકો જ નથી નીકળીએ ત્યારે નીકળીએ પછી ધીરામણી નીકળીએ કેટલું ચાલે આગળ જતા ઘરની મહેલથી બહાર નીકળતા ખરાબ થઈ જાય થોડું આગળ જવું પડશે એટલે તમે તિલક કરે જાઓ ફતે કરી જાઓ ફતે <laughs> લગે પટેલ છો તમે પટેલ થઈને આવું પૂછો પટેલ નું હોય કેવું હોય બ્રાહ્મણ હોય કે વાણિયાનું મને ખબર નથી વાણિયા ખોટા ના વાણિયા શબ્દ કેમ આવ્યો એમના વાણી ઉપરથી એટલે એવી વાણી બોલે ને એટલે પોતાનું બહુ તરફ સાચવી જાવે અને બીજા નથી ના સાચી જે રીતે જાણે એ પ્રમાણે તો હલકી રીતે સાચવી જાણે અને કોમો લાગે અને અવરી રીતે સાચવી જાણે તો પછી એને જરા લાગે કરે બધું ખબર ના પડે એકદમ સતત ખબર નહીં પડે થોડા આગળ પછી જયારે જતર છે ત્યારે ખબર પડશે તમને નથી કરતો છૂટ જૈન છે પણ આપણે પટેલ આ બધું જે આપણે આ છીએ ને જીવનના સંસ્કારોમાંથી કરીને અને સંસ્કારોનું બધું નથી પૂછાતું આ જોવાની જરૂર છે ફૂલ ગુળો મહાત્મા થયા પછી તો ફૂલ એટલે ગ્રોથ એ ગ્રોથ કઈ કઈ તો કે નો કર્મ નહીં કઈ કઈ નો કર્મથી અનુભવાતી એમાં આપણે એવી રીતે આજ્ઞાધર્મથી રહીએ કે એ નો કર્મ નો કર્મ નો કર્મ મહાત્મા એ બાબતમાં કોઈ પોઈન્ટ ના કરી શકે પણ આ કાળમાં અને સામાન્યપણે બધી બધા કાળમાં હોય છે પણ આ કાળમાં વિશેષ એટલે કાથી કુટલી બધું કરે એવું બધું થાય પણ પોતે કેવો રહ્યો છે એના પર આધાર રાખે છે કોણ ઓળખે પછી કે તમારું હૃદય ઓળખો કેમનું ઓળખો કેવી રીતે ઓળખાય ખરું જીવન જ હૃદયનું છે અંતરનું છે એવો હૃદય આપણે વચમાં આવતું જ નથી નાજીમાં દેવા માટે અને તુરંત છે તેમ આપણે શરીરમાં એટલા બધા પડેલા છીએ આપણે આ રોગના શું કરે હવે એટલે એ શરીરને શું જામ થાય છે હું શુદ્ધાત્મા છું સીધું કેમ નથી જોવાનું શુદ્ધાત્મા છે તો શુદ્ધાત્મા સીધું જો અને પેલું શું દેખાય શરીર દેખાવાનું કે શરીર કઈ બાકી આપણે આપણે બહાર નીકળી જોવા જવાના જ છીએ ના જોવાય તો દાદા કહેવું પડે કે છોકરાઓ બચ્ચાઓ છો તો તત્તા વજન જોજો જીવનમાં શીશા વજન તમે જાગતો રહેતો એ તો બચ્ચાઓનું ઓળખાય ઉતરાવે બધા શીખવામાં ગયા આવું થયું સમજાયું ને આ બોલી નાખે ઠપકા સમય કામ એમ થઈ જતું નથી કોઈને શું કરે કારણ કે આદિના પેલા માણસો મળ્યા હતા એમાંથી બધું નીકળ્યું દાદા અમારા કળિયુગમાં આપણને મળ્યા સફાઈ વાળા જમાનામાં સફાઈ મોતી કાઢવા માટે આપણને બધી સફાઈઓ મોતી શું રાજેશ જુએ કરે છે કેમ આમ કરે છે શું જુએ છે શું લાગે છે સફાઈઓ રાખવા માટે દાદા મને સફાઈઓ કાઢવા માટે એ સફાઈ એટલે શું કે તું હા <laughs> સમજાય કે નહીં અમેરિકા એટલે બરોબર છે જે રૂમમાં જાઓ તો રૂમ રહેવું પડશે પરંતુ અંદરથી તમારે કેમનું જીવન બહાર રહેવું એ તમારે એમાં ક્યાં સમજે છે જરૂરી છે નહીં તો પછી નાટક મોદીને શીખવું પડે કે ડબલ રોલ કેવી રીતે કરવો હા છે સમજાયું આપણી અંતર દ્રષ્ટિએ નહીં છે અંતર આત્મા થયા છીએ કેવા આત્મા રસાયેલી છે કશું સમજવાનું દ્રષ્ટિ છે અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દ્રષ્ટિ છે એ અંતરાત્મા થયા એ અંતરાત્માને આ જેમાં બહિરમાં આપણે હતા એમાંથી નીકળી ગયા છીએ અને બહિર સરસ છૂટું જીવી શકાય છે આજે એવા છૂટાને જીવોને અને એમાં ક્યાં પ્રકાર કરવાનું છે સાહેબને પૂછ્યું પ્રકરણ આવે કે પરાક્રમ કોને કહેવાય કેટલો પ્રશ્ન બોલે પરાક્રમમાં તો દાદા ગમે તેવા રિલેટિવ પરિણામમાં તેજી હાલે નહીં પોતાના ઘર કેટલું બધું પડે અંદર છે દાદા આપણે તો બહાર એ વ્યસન આપણું બહાર નથી અંદર શું છે રિલેટિવ શૈલેષથી હું બિલકુલ છૂટો છૂટો રહું મારા સ્વાદ માટે કેવી રીતે રહું હું શું અને એ રિલેટિવ છે હું રિયલ છું એટલે રિલેટિવ ના રહેવા છે હું કરું નથી એનું શક્ય નથી દાદા મારે રહેવું હોય તો એ પણ નડે મને મારે પછી ખસીનો શુદ્ધાત્મા આવું એ પણ નડે એવું કે છે એ ડોક્ટર બહાર દેખાયાથી કશું બોલવાનું નથી આટલી બોલશે નહીં અંદર રહેવાનું છે મહાત્મા કોને કહું મહાત્મા મહાત્મા આ વાત છે પણ આપણે પછી મળ્યું બધા એને મહાત્માનું આમ થઈ ગયા એટલે બોક્સમાં બેસી ગયા પછી ખુલ્લા કર્યા તો બોક્સમાં બેસા ખુલ્લા કર્યા તો આખા વિશ્વમાં ગમે તે કોને જાઓ ગમે ત્યાં જાઓ તમે સંભાળી શકે સારી વાત છે દ્રવ્ય બાંધી ના શકે કોઈ ક્ષેત્ર ગમે ત્યાં જાઓ બાંધી ના શકે તમને જાગો મૂકો તે બાંધી ના શકે બંધન છે એ તો તમે જોડે જોડે જ છે તમને તીર્થંકર ભગવાન કેવળ થયા પછી પણ આ શરીરથી છૂટાય છે તારે જ અનંત સુખ આખું પરિણામ પામે છે અનંત સુખ એમાં છેલ્લું પરિણામ ના પામે હા સ્વભાવ વાળો છું બોલી તો ગયા પણ એ તો શરૂઆત કરાવી છે આપણને અને એ ગુરુ લઘુ સ્વભાવ એ જગતિમાં લેવાય છે જેના પર કોઈ જગ્યાએ Trica. Não quer. શું કે બોલે ખુલ્લો થાય છે છેલ્લા જોડો થાય છે બધામાંથી તો વિજ્ઞાન છે સાયન્સ છે બાકી જ્ઞાન સુધી બોલે આપણે બહાર નીકળવું નથી થઈ જતું નહીં એમાં તો સિદ્ધતા આખી ઉભી થાય એ ખુલ્લી થાય છે અને ખૂબ બોલે છે બહુ અદભુત છે આજ્ઞાધર્મ પરંતુ આપણે જે સંજોગો મળ્યા રહેવા મળ્યા એમાંથી નીકળ્યું નહીં અને શરીર એકબીજાથી રહ્યા તો પહેલા રહેતા હતા ને શરીરનું એ જ રહ્યું આજે તો એટલે આટલો અદભુત આજ્ઞા ધર્મ આજ્ઞા ધર્મ એ વૈશ્વિક ધર્મ છે આખા વિશ્વ માટે છે પરંતુ વિશ્વ માટે કોને જેમાં વિશ્વમાં એક ખુલ્લો થયો તે અને એમાં થયો તો રહે ને તું ખાલી બોલીએ કે જગત આખું મારું કુટુંબ છે એમ કોઈ થતું નથી પોતાનું કુટુંબ છે કરવા નથી શું કરવું જગતના કુટુંબ કરવા જાય એટલે બોલવામાં સારું લાગે ને હું બોલવામાં જાય છે એનું અને એવું બોલવું જ પડે ને એ તો લાકડીઓ મારે બધા ભરપુર મારી કરતા વાર્તા રાખાય શું કરો બોલો ને બધા ખબર જ ગમે છે ખાડું તો તમે નસીબદાર કે દાદાના એવા સાંભળવાનું કર્યું નથી કારણ કે એટલું સમજી લીધું કે આ બધા મસ્તીમાં બેઠા છે અંદરથી બોધવા જેવું છે દાદાના આટલા મળ્યા હશે બધા આ પૂતગલને જેવી રીતે એમને રાખ્યું પેલું કોઈને ભાગ આવ્યું જ નથી કોઈને ભાગ નથી આવ્યું એટલે હું નથી કે આ વાત તો કે બધા મારો નામ છે એવું નથી વાત પણ એવો હિસાબ આવ્યો શું કહે કોઈના પાકમાં વાત સમજવા જેવી છે આજે એનું બોલવાનું કહ્યું પ્રત્યક્ષ કરવાનું જીવંત મૃત્યુ કારણ કોઈનો પણ ક્યારે પણ એટલે બહુ સાચી રાખવી પડે કારણ કે આપણે કટેવો એટલી બધી આપણી કે આપણે હું આપણાથી ખ્યાલી નથી રહેતો અને તમે બધા પરાક્રમની વાત કરો આપણે કંઈ પરાક્રમ જેવું છે જ નહીં તો થઈ જાય <laughs> પરાક્રમ તો પછી છે તો કેટલું હેરાન થવાય અનુભવ જ્ઞાન સૂત્ર છે બહુ સરસ છે બોલો ત્યારે કાઢો એમાંથી નીકળશે એક એક એક જ સેકન્ડ હવે અમીર સાહેબ તો છે ને મને એકાદ વખત યાદ આવે છે મહિને ફોન કરે એટલે કલાક સુધી ચાલે પસંદ વસંતભાઈ પછી કારણ સાહેબ આ છબીની છે આ છે કે જુઓ તો ખરા છે આ કેવળ જ્ઞાન પૂરું કરે એવું છે બધું કે છે અને અહીંયાથી કિલોમીટર ખુલ્યા પછી સિદ્ધને પણ બધો હિસાબ અહીંયાથી જોયે છે બધું બધું સિદ્ધ પણ અહીંયા છે કેવો જ્ઞાન બધું જ આપણી પાસે છે સમજવાની વાત છે મને સમજી લેવાની શરીર તો શરીરના પ્રમાણે જીવાત છે કારણ કે એ જીવવા માટે આપણે શરીર સાથે આવ્યા જ છીએ શું કરવું આપણે પણ એ શરીરનું કરવું નહીં આપણે બસ આ કાઢી દઈએ એટલે આવા થઈ ગુજારો થઈ ગયા દાદા એવું કહ્યું છે અને વ્યવહાર દાદા વ્યવહાર કોઈ જગ્યાએ વ્યવહાર ના લીધે એવું રાખ્યું છે સરળ કાઢ્યું ને સરળ રીતે ના લીધે એટલે કે લીધે એવું ના લીધે એવું એનું કોઈ પણ ચેત નથી હજુ જો મને આ વાત છે રિલેટિવ વ્યૂપોઈન્ટ રિયલ વ્યૂપોઈન્ટ મેં સમજતો પરંતુ આપણે ત્યાં સમજવું બધાનો અનુભવ છે બહેનો શું કે ભાઈઓ શું દાદા દાદા ત્યારના અનુભવો છે પણ તે વખત દાદા બધા સ્થાપિત સ્થાપિત એક થઈ ગયો બહાર ગયા સત્તરમી પચાસ કેમ બધા મૂકા છે સાચી વાત તું તો બોલ સાચી વાત કેવડા માટે બધું આ વાત છે દરેકે પોતપોતાનું પુસ્તક હાથ મૂકવું છે સ્ત્રી પુસ્તક પુરુષ હોય આત્માની હાજરીનો સૂચક છે માણસોમાં એક એક એના શરીરના જરૂરિયાત સાધનો બધામાં વિનાશ પડેલું જ બધું આપણે આ દ્રષ્ટિએ બધું ખોલી કાઢ્યું છે એટલે ખરીદ નહીં લાવીને અને એ અગ્નિનો અગ્નિ સહન કરવા માટે ધોણી દખાવી પડે બધાએ અને આપણે ખુશ થઈ જઈએ શું મહારાજ સાહેબ છે શું કેટલું ભયંકર તપ કરે છે દાદા ભગવાને કહ્યું આખો જૈન સમાજ કે છે આખા વિશ્વમાં ભારત ફરેલો અને અંદર જઈને બધા કે બીજા તો બહુ મારે ભગવાન ખબર ના હોય જૈનોનું તો સાચવી રાખેલું છે બધું છતાં આજે બધા ખુલ્લું થતું જાય છે સાડા બાર વર્ષ મારી ભગવાને કેટલા કષ્ટો શું શું કષ્ટ પડ્યા એમને કેટલું ભયંકર બહુ ભયંકર તપ કર્યું હું કહે છે સાહેબ ભાષા વ્યવહારની લોકો લોકો લોક ભાષા સોરી જૈન ભાષા જૈન સોરી જૈન જૈન ભાષા જૈન ભાષા જૈન તો બધા કેવા કહેવાય અંગ્રેજી ભાષા ના હોય ભણેલા ના હોય તો શું સમજવા જેવું છે દાદાએ કહ્યું મને કોઈ મળ્યો નથી અને મને તો સારી રીતે મારે કોઈ ઝઘડું નથી કોઈની જોડે મને હું કહું કે ભાઈ શું કષ્ટ પડીને શું એમને એટલું તક સ્વીકાર કરું છું મને સ્વીકારો તો મારે ભગવાન એ કાચ્યા નતા કે આ ઓઠ ખુલ્લા થઈ જાય હતા એ તો ઉદાસીન રીતે હતા એટલી બધી અમુક કઠિન બધી પરિસ્થિતિઓમાં જેટલો ટક્યો ને આવું તકલીફ નથી ચાલવા મળ્યું એમ કરતા કરતા પછી અમુક એવા વખત આવ્યા એ બધે જ રહ્યો છેક સુધી છેક સુધી રહ્યો છે મહાવીર ભગવાનના સાડા બાર વર્ષમાંથી અમને જો ખ્યાલ છે કે અડધો ભાગ રહસ્ય મળે એટલો બધો રહ્યો છે અને ત્યાં સુધી કે ભગવાને જોયું કે બધા ભગવાન જ્યાં જાય ત્યાં ભગવાને તો રાજની પ્રિન્સ તરીકે આવે ત્યાં હોય એનું જરાક ખ્યાલ તો હોય જ બધું એ ભૂમિ બધું વિચાર હતો ગમે તો તું જાય તો કેમ કઈ ખબર પડે કોઈને એટલે બધા સાહિત્ય રાખે પ્રભુ પ્રભુ પ્રભુ પ્રભુ કર્યા કરે અને ભગવાનને એમ કે હૃદય અને દેહને માટે જે હોય તે મારે ચૂકાવવું નહીં હું શરૂઆતના પ્રસંગોમાં નક્કી કરી નાખ્યા અમુક અમુક એવા નિર્ણય લઈ લીધા એ નિર્ણય એટલે નિર્ણય ખરા શરૂઆતમાં જ મહેલમાંથી નીકળ્યા એવા જ વાત કરીએ છીએ આપણે શહેરથી શરૂ કર્યું એટલે એમના જબરજસ્ત નિર્ણય થઈ ગયા એને અભિવર્ધન કહે છે અભિવર્ધન એને કહે છે સ્પેશિયલ આ બદમાશા શરીર માટે કોઈ પણ ક્યાંથી કોઈ તમને કશું પણ આવે તો એ નહીં સંભળેથી નહીં અભિગ્રહ અભિગ્રહ હતો સમજાય છે ચંદન બારા આ કે તે કે આવું નામ તેમ એવું નતું પણ અભિગ્રહ અભિગ્રહ એ તો એનું ઋણાનુબંધ કંઈ ખેંચતું હતું આનું કલ્યાણ થવાનું એના કારણે આવું નહીં તો કંઈ આ સંદર્ભ આ આગ્રહ આપણે એવું થતું કંઈ કશું આ બધી વાતો આપણને બધી સમજાય આપણે ટાઈમ નથી જોઈ પણ આજે કથા વાર્તામાં કેવું બધું ચાલે છે સમજજો જરા છ છ મહિના સુધી આદિનાથ બાર બાર મહિના સુધી પણ હાથ નથી બધા આવે શરીર મૂળ થઈ ગયું છે તો બીજા તે વખતના તો ભોળાના જળ હતા ને એટલે શું આપે આજે ખ્યાલ ના કરે ભોળાના જળ સાહેબ ભગવાને એવા બન્યા તમે માતાને જો જો અમારે લિમિટાનું જે અને જ્ઞાન સરસ તમને કીધું છે આવશે તમારી પાસે એ નથી લાભલા નિમિષાનંદી આવી છે પ્રશ્ન પૂછ્યો એમને તમે કશો બરોબર ના આવી જાય કે કશો પણ કરશે શું આપણે નીકળે બધું છે એટલે મારે ભગવાનને આમ થતાં થતાં પછી જેવું કામ બધા પહેલા ચાલુ થાય ક્યારે આપણે બોલાનો સ્ટોક આટલો પડ્યો ક્યારે ખાલી થશે આ સ્ટોક કોને કેવો આપણે અને આપણે કંઈક મરેલો માન છે દાદાએ શું કર્યું શું આપણે નીકળ્યું દાદાનું આપણને જે જ્ઞાન મળ્યું છે દ્રષ્ટિ મળી છે જ્ઞાની પુરુષથી જે જ્ઞાન મળ્યું છે દ્રષ્ટિ મળી છે એ આ જીત અને સિવાય જવા માટે મળી છે એટલે વોટ બધા સિવાય જાય ભૂલ જ જીત પણ બનાવે કારણ કે વોટ હવે કાર્ડ છે બોલવા માટે ઓ છે આ છે તે છે હવે નથી નીકળતું વાણી વાણી હવે ના નીકળે સમજાયું એમાં તો છે અહીંથી સુધી બધું કેટલું બધું કનેક્શન છે વાણી આ જીભને હલીને આમાં શબ્દ સ્વરૂપે બહાર પાડવા માટે સમજે વાણી કહીએ અને શબ્દ આવી ગયો એટલે શબ્દ પણ બધું કમેલું છે કોનાથી કેટલું ભજવાયું આપણે બોલો બધા ચિંતા બોલો ને દાદાનું સૂત્ર છે લીકેજ આજ્ઞા ધરવું અને આપણે જે દશા મળી છે શક્તિ મળી છે ત્યાં જે લીકેજ ભાગ છે આખો એ બધું આ શબ્દથી થઈ જાય છે અને શબ્દથી એક લીકેજ થયું કે ત્યાં આ પાંચ આજ્ઞામાંથી કશું અસર ના થાય એવું કેટલું વખત થતું હશે કહેવું કેટલું ખબર પડી આપણે કેટલા પ્રતિક્રમણ થયા બોલો ને વધુ વધુ એના માગે છે વધુ વધુ અરે ના બોલાતી પુસ્તક હોય બધી વાણી મારા છે પોતે પોતાના આમાં સમયમાં વસ્તીમાં આપણે રહ્યા એ બધું હું જ્ઞાન મળી ગયું મને બહુ સરસ છે અને કદાચ કોઈએ તમને સન્માન આપ્યું વિનય કર્યો બધો કર્યો સરસ લાગ્યું શું કહી માફ કરજો તમે બધા આટલી માફ કરી છે તમને આટલું કહું છું તમને શું ગાઢ પ્રદેશમાં જાય છે મહાવીર ચાલો કે જ્યાં આગળ આપણને કોઈ સન્માને નહીં કશું ને એવી જગાઈ જઈએ ત્યારે ગયા અને શિવતી હતી ગયું જોડે ત્યારે પ્રભુ છે પછી એવું વખત કે ભાઈ આ શરીર જોડે રહી અને તિતિક્ષવું પડશે એને તો કરવું તિતિક્ષા એટલે ઇમ્પાર્શિયલ ઓબ્ઝર્વેશન શું કહ્યું પોતાનું શરીર અને એનો તો વખત ક્યાંથી મળે આ કામમાં મળે આપણને કોઈ ટાઈમ મળે કાળો તો જ મળે પણ ભગવાન તો બધું એ કરી નીકળ્યા તો કેવળ એક જ કામ રાખ્યું એ જ નહીં તું પાછું કામ હંમેશા જેવું છે અને વિદ્રાગરો એક જ સિદ્ધાંત છે કે મુક્તિ માર્ગ અને મુક્ત જીવન જેને મોક્ષ મુક્ત તરીકે આપણે સમજ્યા છીએ એ વ્યવહાર સાથે જ હોય છે વ્યવહાર સાથે જ હોય છે એટલે નિશ્ચય જે કાયમનો પરપેચ્યુઅલ કાયમ પરમેનન્ટ છે એ પરપેચ્યુઅલ પરમેનન્ટ સ્વરૂપે નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપે થઈ ગયેલો હોય અને જે વ્યવહાર છે તે વ્યવહાર વ્યવહારિક રીતે વ્યવહારથી વ્યવહારની સમજણ કરીને છૂટો પડ્યો હોય ત્યારે છૂટો પડેલો વ્યવહાર સાથે નિશ્ચય પ્રાપ્ત થયા સાથે નિશ્ચય પ્રાપ્તથી આપણે છૂટા પેલા વ્યવહાર જોડે કેવી રીતે રહ્યો હવે એને કયો વ્યવહાર કહેવાય એ કયા વ્યવહારને કહીશું આપણે છૂટા પડેલા કયો વ્યવહાર બોલો ને આદર્શ એટલે આ તકલીફ મોટી કરી છે શબ્દો પકડાઈ ગયા મારી પણ વ્યવહાર નહીં કહેવાય મૂળ વ્યવહાર કહેવાય

એટલે મારા આજ્ઞા આપીએ છીએ એટલે તમે આજ્ઞા આપી દેજો એટલે ધર્મ તમને હાથમાં મળ્યો ધર્મ એટલે આપણે જે છે તે રીતે આપણને બરોબર ધારી રાખે ધારણ કરી નાખે એ ધારણ કરી નાખે ને હલાઈ નાખીને આમ તેમ કરે જેવું હોય તો કેવી રીતે કરાય આ મકાન છે કેટલા એના પાયા પર રહ્યું છે તરી બરોબર પહોંચતો રહે સરકાર તો એ જેથી કોઈ એમ ગરબડ કરી નાખે છે આપણને લાવી શકે છે એટલે અમે થોડા દાડા પર ખબર છે સમજ્યા ધર્મ એને કહેવાય છે ધર્મ એટલે પરપેચ્યુઅલ કાયમનો શાશ્વત હોવું આપણે જે છીએ તે શાશ્વત રૂપે રાખી શકીએ આજે ના ધર્મ કર્યો તમારો ધર્મ કઈ આજે સમજાય ધર્મ ધર્મ ધર્મ ધર્મની ઘેર આપણે આપણી રીતે એક ધર્મ આજ્ઞા ધર્મ આજ્ઞા શબ્દ એ કોઈને હુકમ નથી કરતો કે જેને આદેશ કહેવાય આદેશ તો આદેશ કોણ કરે એ આપણાથી આપણે જે પૂજ્યો હોય માન્ય હોય જેને આપણે સમર્પણ થયા એવા એ આદેશ કરે તો સમર્પણ તો વ્યવહારમાં તો રહેવું જ પડે ને સમજી રીતે એ તો સમાજ છે દવા છે બધું એવું નહીં કેમ ચાલશે કોઈ બાવા હોય બાવ સાધુ હોય સંન્યાસી હોય ગુરુ હોય જેના જેવા માન્યા હોય તેવા તો આદેશ તો એ આદેશ આપણે જરૂર એટલે જવાથી અને મોક્ષ માર્ગનો શબ્દ આ વિનય છે એટલા માટે કહ્યું શ્રીમદજીએ કે બે અક્ષરમાં તારો માર્ગ મોક્ષ સમાયેલો છે કયા બે અક્ષર તો કે આ અને જ્ઞાન શું કહ્યું એ જ્ઞ શબ્દ પ્રકાશનો સૂચક હે દુઃખાવવાનો નહીં પ્રકાશ મૂળ પ્રકાશ એના પર બધું કરાવ્યું છે મા ભ શબ્દ પ્રકાશ સૂચવે છે શું કહ્યું એના પછી તો ભગ ધાતુ આવી સંસ્કૃતની ભગ ગો એટલે સોળ નીચે વાળો એટલે પ્રકાશમય અને પ્રકાશમય છે એનું પ્રકાશમય પણ પ્રકાશમય સ્વરૂપે જેટલું વ્યક્ત થયું અને ખુલ્લું થયું પોતાને જ પોતાના વ્યવહારની સામે તમે આદર્શની વાત કરો છો પછી આપણે સંસારમાં આપણે આદર્શ સંતોષ આ બધું કર્યું એટલે એને એ રીતે આદર્શ શબ્દ લીધો આપણે આદર્શ શબ્દ કેવી રીતે લેવાનો તમારા પોતા માટે આદર્શ કે કોઈ ક્યાંક આદર્શ એનાથી ના હોય પણ આપણે જેવેલા હતા તે ભાષાની વાત કરીએ છીએ દેખીતા મહાત્મા એટલે હજુ બધી સામાજિક અસરોમાંથી નીકળીએ પહેલા આજ્ઞા દરમિયાન ప్రభుగా એ ભગવાન જ આવ્યા ને પેલા લાગ્યા હું કારણ કે શરૂઆતમાં એ જ મળે બીજા ના મને પછી આગળ જવા બીજા મને બધા ધીમે ધીમે ભગવાન હારે બીજા એટલું કામ કરીએ પોતે ભાગ્ય ઉપર જન્માતી લઈએ એટલે એનો ખોરાક છે જે શું કરે છે આ તો એમને પૂછ્યું છે તો આપણે એટલે કહું એટલે ગભરાઈ ના જવાય એવું તો કોઈને આવીને આપ્યું નથી કરતું ત્યારે અમેરિકા પેસના અને મારા મનને થોડો એ કરો પેલીને કહ્યું તે બેસી છું શું છે શબ્દ એટલે તપ આપણે એવું સમજીએ છીએ કે કઈ કષ્ટ વાળું હોય તો તપ આ પાસે બીજી કહો રાજી નહીં બોલવાનું તમે શું કહેતા સાહેબ તમે બહુ સારી રીતે સમજાયું અને હું કશ્યપ ના આવ્યો આપણું એટલે કેમ કરીને બીજા થઈ ગયા આપણું બોલતા એટલે બીજા બીજા થઈ ગયું છે આપણને શબ્દ ક્યાં બોલો છો મને મળી છે હું તો એમ કહીશ હું કેમ કહું છું કે કોઈને નથી મળી ધરતીવાળા બેઠા છે એ વાત કરવા માંગીએ છીએ બીજા સમજવા માટે માંગીએ છીએ આ વાત છે નહીં તો પછી કથા વાર્તા જેવું થઈ જશે બેઠા સાહેબ અને એ તો સારું નહીં કરવાનું બહુ સમજો રિલેટિવ ને રિયલ બે શબ્દો સાદા આકાર છે તમને તમે અઘરું પણ આપ્યું રિલેટિવમાં કેટલું રિયલ માય પ્રભુને બોલો ને સમજવા જેટલું દાદા શું કે છે સમજવા જેટલું રિલેટિવ કેટલું લીધો સમાય સીધો પ્રશ્ન કર્યો નહીં સમાય દાદા જો દાદી તમારા દાદા તમને ગુરુ થયા તો જરાય ના સમજ એટલું નહીં દાદા રિલેટિવ રિલેટિવ રિયલ તો તમારે રિલેટિવનું વિરુદ્ધ થઈ ગયું ચાર્જ કેના જાય છે રિલેટિવનો વિરોધી છે રાજી બોલો ના વિરોધી નથી રિલેટિવનું રિયલ એ વિરોધી છે તો શું છે know, opposite by the bus. Yeah. Can I not tell you something You understood my question? Yeah, yeah. Huh? You reply. રિલેટિવ નું રિયલ ઓપોઝિટ છે રિલેટિવ રિયલ સમાજવાળું સમાજવાળ સારું જ છે એટલે રિલેટિવ આપણે રિયલ પ્રાપ્ત થયું છે બીજો એચિવ રિયલાઇઝ એ રિયલાઇઝ આપણું પાકું કરવા માટે આ રિલેટિવ છે તો ઓપોઝિટ તો ના જ કહેવાય તો એમાં રિલેટિવ ક્યાં આપણું બગાડ્યું પછી તો મોહન કહે છે કે પ્રભુદા પણ આપણે કહી દઈએ હા બસ હું તો ભરી ગયો બચી ગયો બસ આવે વતન કેમ બોલતા નથી હમણાં બે ચાર વર્ષથી જે તમારો સત્સંગ થાય છે ને એવા અપલિફ કરી રહ્યા છે તો સાંભળ્યા કોણ મન થાય હું કોઈ અપલિફ નથી કરતો દાદા અમારે અમારે સમજ છે અમારી જે સમજ છે તેની અંદર દાદા આ વસંતભાઈ હંમેશા અમે સત્સંગમાં ઘણી વાર કહી ચુક્યા છીએ અમારી દીકરી છે કે એન્ડ ઓફ ફેબ્રુઆરી અને આજે ટુ થાઉઝન્ડ ટેન જે સમયગાળો ગયો તેમાં હું શુદ્ધાત્મા છું નકરું હોય છે હું બરાબર પડતી એવું નતું માસ્ટર આપણું માસ્ટર અને આપણે બધાને મળેલા છે તે હું એમ કહેવા માંગતો નથી કે આટલું પેલું અમે રામ છે તે પણ એ કડું અને શુદ્ધાર્થમાં એની વચ્ચે ઘણું બધું આવ્યું ઘણું બધું આવ્યું પણ એ અમારે બેની વચ્ચે એને અંતરાય નથી પાડ્યો ઓબ્સ્ટ્રક્ટ નથી કર્યું પછી આ વગર મેં કરું તમે જ બોલો ને વસંત આવ્યું પણ છે અને શું જે અમારી સાથે હશે એને નથી જોયું જાણ્યું વિચારી લો બધા આ વાત છે આપણે કઈ બેનું ધારો દેખાડવું નથી વસ્તુ છે મારી ગોળ વર્તમાન હતા ને ત્યારે એ સમાજમાં એમને એમના ભણનારા હતા હતા સાહેબ સમજો જરાક એટલે એ વખત હતો આ વખતની ક્યાં વાત કરીએ તો મહાત્મા પદ અમારા રણછોડભાઈ સાહેબે શરૂઆતના એકમ વિજ્ઞાન અંકમાં બીજા ત્રીજા જન્મમાં ક્યાંક આપી બહુ સરસ આપી એમનું પોતાની રીતે આપી દીધું કારણ કે એ થયો થિયોલોજી હતા પછી વિજ્ઞાન પામ્યા ત્યારે બહુ સરળતાથી હતું સાહેબને તો બહુ ગમ્યા હતા સાહેબ પકડી નાખતા હતા અને ઘણું બધું થયેલું સત્સંગ રણછોડભાઈ રણછોડભાઈ થાય તમને ખબર નહીં હોય કે અમેરિકાનો એ તો એક વખત એક્ટિવિટીનું બરોબર છે જે જે છે એટલા દિવસ એટલે પરાક્રમ મારી ભગવાનને એક પણ કષ્ટ નહોતું પડ્યું અને સાડા બાર વર્ષમાં કઈ કઈ પરિસ્થિતિઓમાંથી ઉપસર્ગ ઉપસર્ગ એટલે શું કહો ગુરુ આપણને કઈ માગેલું હોય કઈ ઉઠેલું હોય તો હું ગધેડા જાઉં છું શું આગળ કઈ જાતું કરો છો આટલો ધારો થઈને આવું કરું છું તું આવે પાછી તો તમે કઈ વાગે એટલે પત્રો વાગે હા કઈ બી કઈ બી શારીરિક મુશ્કેલી આ એટલે કહ્યું હતું કામ કરી લો કામ કરી લો એટલે શું કે વિજ્ઞાન સમજી લો જ્ઞાન તો મળ્યું પણ જ્ઞાન ક્યારે કામ કરશે કે તમને તમારા એક નંબરના મન વચન કયા સ્વરૂપે એની સાથે રહીને વિજ્ઞાન સમજશો તો એનું રિલેટિવનું નહીં તો એને કશું આટલી જરૂર નથી બસ મસ્તીમાં નીકળી જશો વાંધો નથી કામ ગમે ત્યારે બીજ તો કામ કરવાનું જ છે પણ બીજ કામ કરતા પછી આપણે એને જેટલું કામ કરવા દીધું અને આપણે જાણી જોયું તો નથી કરવા દીધું એ એટલું ઉગશે એ જીવને બહાર નીકળવા માટે ભાડમાં પથ્થરોમાં પસાર જેવા રોકમાં અંદરથી પીપળેલું રોકને ફાડીને નીકળી જાય છે સમજો જીવ શક્તિ છે પછી અને રોક પોતે જીવ છે પાછો જ્યાં સુધી બંધારણમાં છે ત્યાં અને ગ્રોથના પ્રોસેસમાં છે ત્યાં સુધી ગ્રોથના પ્રોસેસમાં થોડું બહાર પડ્યું એટલે એવું બધું સાચી છે તો માણસ જેવા માણસ છીએ અને મહાત્મા પાછા આ વાત છે આ જ્ઞાન થોડુંક આપણે બહુ ગંભીરતા એટલે ભારે કે અનુભવ મૌન કહેવાય ગંભીરતા ભારે લાગે હા દાદી તું તમે કહો સમજ પછી અલ્પ છે દાદા કેટલું અલ્પ એટલે બધા બધા બધાનો જુદો હોય દાદા આપણને <laughs> <laughs> જવાબદારી એટલે ભાર કે કેવું જવાબદારીમાં ભરેલા કે એવું જવાબદારી કહેવાય તમે અનુભવેલી સાચું અને મોટો તું સમજાય કે વટા બિંદુ છે અને રિસ્પોન્સિબિલિટી કહે છે ઇંગ્લિશમાં રિસ્પોન્સિબિલિટી ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી વિધાઉટ એની વિધાઉટ એની બર્ડન કોઈ પણ બર્ડન ના હોય ત્યારે રિસ્પોન્સિબિલિટી કહેવાય અને ત્યારે જે હ્યુમન બિંગ રિસ્પોન્સિબલ હ્યુમન બિંગ કહેવાય એની સ્કીમો બધા મેં છે જાઓ લે આવો એક જણ બંધ નથી ફાઇન્ડ આઉટ મહાત્મા છે તો કરે માતા સમજો આ બોડીથી આપણે રિસ્પોન્સિબલ નથી થતા પ્રસંગને બહુ સમજવા જેવી વાત છે ભાવના શબ્દ આપણે બોલીએ ખરા છે એ બધા શબ્દો એટલા ગંભીર છે પરંતુ જ્ઞાન આજે એટલું યધિક મૂકી દીધું દાદાએ એટલે યધિક જ્ઞાનમાં આપણે આપણા જ શરીર જોડે રહેવાનું એનું પકડાવવાનું જરાક એ થઈ જાય છે સત્સંગ એના માટે કરવાનો સત્સંગમાં આખું વિજ્ઞાનની સમજણ મળે છે વિજ્ઞાન શરીરનું એક એક પરમાણુ તમારે આપણે જોવું જાણવું પડે ત્યાં સુધી તમારો આપણો વાળો નથી એક એક કે હું આ છું તે છું આનથી આમથી બધે ખૂણે કાચે જવું લેવું પડે હવે શરીર કહ્યું તો કે કોઈના ટચમાં ના આવે એવું કોઈના સંબંધ ના કાય એવું જેવું છે અને આ કાળમાં એવું હવે શરીર ક્યાંથી લાવશો એવા દયા મને આવતો કેવો જ્ઞાન થઈ ગયો દાદા એવું કહ્યું છે એક જગ્યાએ એમની મારી વાત છે اگر اتنے میں چھپی گئی کن مریا تھا مریا تھا مریا تھا امنے والے اپنے سمجھی لے گئے کہ آپ بہت موکی دے آپ کے رکھا نہیں بہت سمجھ جا بولوں نو گھن ایو પરંતુ ના બોલો ડબલ ગુનો એ સમજવાની વાત છે ડબલ ગુનો ના થાય એ રીતે ચેતતા રહેવાની વાત છે શું કરે આ બહુ સમજવા જેવું છે સમજો અને બોલ્યા વગર બોર ના વેચાય કે બોલ્યા વગર બોર ના વેચાય પણ જયારે બોર વેચવા થાય એના માટે કહેશો આ મહાત્મા કયા બોર વેચવા હતા ખાટા બોલો એટલે કે મીઠા બોલો સમજ નથી પડતી ના બોલવાનો ડબલ ગુનો જે છે કારણ કે હવે તમને ટૂંકામાં કહી દઉં એટલે ગુનો થયા જ કરે હું ટૂંકામાં કહી દઉં રિયલ રિલેટિવની વાત થઈ આપણે એમાં ગુરુ સિંગલ ગુનો છે એ રિલેટિવ બાબતમાં કહ્યું સજીવ માની એટલે આપણે કોઈ મને કહેવું પડ્યું કે તમે બોલનાર છો જ નહીં છતાં આજે જોજો કેટલું રહ્યું કે બધા માપી લો તમે જાતે હવે સમજું છું થોડી એના જેવું કહ્યું કે ઊંઘા થઈ જાઉં મુદ્દા પર થઈ ગયા મહત્વ થઈ ગયા is it a bondage or liberated Nero? Liberation. Liberated Nero. By relation point. By relation, you know. But that is Agna. Agna, ત્યાં જ્યાંથી મેળવી હશે ત્યાં તેમને એ તું જાણે આપનારો તો રિસ્પોન્સિબલ કોણ જ રહેશે બહુ અમને અમને જરાક લાગે એ વાતો દેખાય છે શું જોઈએ છે આપણે તમારે સ્પષ્ટતા ક્યાં ઘણી છે દાદા ઘણી તો સારી વાત થઈ ચલો ગો રે બહુ એકદમ સ્પષ્ટ ગો રે થોડું શું કરે હું વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ આજ્ઞા દિશાથી આપવી પડી શુદ્ધાત્મા પદમાંથી પછી તો બોલે જ જેમને મળી છે એને એની સિદ્ધાંત દ્રષ્ટિ એ પાકી થાય એના માટે બીજ પડ્યું છે તમારું પણ બીજમાંથી એ બીજ ક્યારે પાકું થાય દાદાએ કહ્યું એટલે રક્ષણ આપ્યું તમને એ રક્ષણ તમારે એને બીજનું રક્ષણ રાખવાનું છે એ કયું રક્ષણ જવાનું રક્ષણ આપ્યું છે એ કે નીચેનું નથી આપ્યું નીચેને રક્ષણની જરૂર ના પડે The perpetual છે ઇન્ડિપેન્ડન્ટ છે સ્વતંત્ર છે હતા છે ને હશે આખી આજ્ઞા વ્યવહાર છે કે રાજી બોલો મોટાભાઈ પૂછો મોટાભાઈ મને સમજાવો તો આપણે બધા સત્સંગ કરીએ છીએ પ્રભુદાસ તો કોઈ ખોટું નહીં લાગતું સાચું કહી દેજો બધા બહુ આનંદ આવે છે પૂછ્યું તમને આજ્ઞા એ વ્યવહાર એ વ્યવહાર આજ્ઞા શું કહ્યું મેં સમજાવ્યું નહીં તમે પ્રભુદાસ કહો મોહન તમે કહો નીરવ તને સમજાયું પ્રશ્ન મારો સમજાયું કેન યુ સે સમથિંગ ઓન ઇટ ઇટ નોટ નો નાઉ આનંદ કેન યુ સે ઓકે રાજેશ કેન યુ સે ઓનલી વ્યવહાર રિલેટિવ કઈ ટાઈપનું વ્યવહાર બધી જાતનો હોય છે ભાઈ કઈ ટાઈપનો રિલેટિવ ટાઈપનો કે રિયલ ટાઈપનો રિયલના પક્ષો શું કહ્યું એટલે રિયલ રિલેટિવ કહેવાય શું કહ્યું બોલ બોલો ને એટલા માટે આજ્ઞા રિલેટિવ છે છતાં પણ કેવો રિલેટિવ વ્યવહાર કયા રિયલ છે વ્યવહારથી તો કે એ રિયલને પ્રતિપાદિત કરતો જાય શું કહ્યું પ્રતિપાદિત એટલે પ્રાપ્ત થયેલો અને પાકો કરતો જાય ફાયદો એટલે પ્રત્યેક વ્યવહાર આપણો મનથી વાણીથી કાયાથી અને વાણી તો બોલાતી વાણી તો બહુ વધારે પડતી છે અંદર ઉના ચાલે એટલે આપણે બોલાતીનું કાજી રાખવાની આપણે ત્યાં પ્રબળ કરીએ પણ ખરેખર વાત સાચી છે બોલાતી પિરામિડના ટોપ સ્ટીકનો બનેડ પોર્શન છે એટલે એ તો બહુ લાર્જ કહેવાય અને બોટમ સેવરેટ છે એ બહુ સ્મોલ કહેવાય ખરું કે એ ખરો છે અંદરનો પણ એ તો ક્યારે આવતો છે બહારમાંથી નીકળતો તો અંદર જશો બોલાતી સમજે એને કેવી કહેવાય છે સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ એટલે કહી કે રેકોર્ડ ફૂલ એટલે કે રેકોર્ડ કરી શકો છો અને પછી સંભળાય છે પરંતુ સૂક્ષ્મતાથી તો કે પકડાતી નથી કશું નથી અનુભવ થાય છે એને તો એને એટલું છે સંસાર વાળા એટલું તો સંસાર વાળાને દાદા એટલું બધું ઇઝી કરી આપ્યું છે કે કલ્પના નહીં આવે સંસાર છોડે કોને કહેવાય કોને કહીએ બહુ સમજવા જેવું છે મંદિર છૂટા થયા સંસારથી છૂટા કહેવાય ખરું પણ મંદિર છૂટા થયા કોને એવું એ તો મારે ભગવાન રહી શક્યા છેલ્લી વાત છે તેને તપ કહેવાય છે ક્યાંથી જવાનું હજુ પછી બહારના કેટલું બધું આપણને પડ્યું છે ખજાનો ખજાનો પડેલો છે બધો સાર વગર કો અને નિરાશ શું છે આપણે જરૂર ક્યાં છે હજુ નિરાશે ટાઈમ મળ્યો છે પડ્યો છે તો બધો નથી ટાઈમ આપણી પાસે કેટલો બધો પડ્યો છે بولتی رہی آخر دیکھا <laughs> સમજણ છે વ્યવહારથી ખરી પણ કેવો નિશ્ચયાત્મક વ્યવહાર કેવો સિદ્ધાંત દ્રષ્ટિએ પ્રાપ્ત છીએ આપણે બધા શું કહ્યું એટલે હરેક આપણો વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદિત કરતો જાય છે એટલે કે એને આખો મજબૂત કરતો જાય છે એનું ફાઉન્ડેશન થયું છે એ વેલ ફાઉન્ડેશન થતો જતો જાય છે જેના પર ગમે તેવો વ્યવહાર હોય મારે ભગવાનને આટલા દાડા પર કેટલું બધું આવી ગયું છતાંય એ જરા પણ આમ તગ્યા નથી ક્યારે પણ સાડા બાર વર્ષ એ જ તપ આ પાંચ આજ્ઞામાં પાંચ આજ્ઞાથી જીવવા મૂક્યું છે એવા કશા કષ્ટ વગર દાદા સત્સંગમાં મારી દીકરી છે આપણે વારી બધી કર્યું આપ તમારી બહુ વારી કરી નાખી કે એને સમજી નાખ્યું એને જેટલી જેને જેવી રીતે સમજે એવી રીતે વારી રાખી કરી પછી એક રવા પૂંજાવા માટે અનેક અનેક કેટલી ભેદે એમને સમજાવી કેટલા ભેદે દાદાએ કહ્યું કે તમે દુઃખ પડ્યા દુઃખ સમજો છો દુઃખની ભાષા કેટલા બધા લોકોને ક્યાં નથી કે વાતો નીકળે છે દુઃખની ભાષા કોઈ સમજ્યું વનમાં ફરી આવો એક દુઃખની ભાષા સમજ્યું વાતો કહે અને દાદા ઉભાને એમનું વિધાન નીકળ્યું શું કર્યો કે દુઃખ હકીકતમાં દુઃખ જેવી વસ્તુ નથી જગતમાં હવે આવું વિધાન એકદમ ના કરી શકાય સમજ્યું એમને કહ્યું કે કાલ્પનિક છે શું કહ્યું સાચી કાલ્પનિક છે કે સુખની કલ્પના આરોપી એટલે પછી એના છાયા સ્વરૂપે દુઃખ આવે સુખની કલ્પના આરોપી સુખ જ્યાં ભાષ્યું ત્યાં માર્યું એની પાછળ લાગ્યા આ વાત કરી એટલે આજ આટલું નાનું વિધાન પણ જો બરોબર ના સમજે કેવું થઈ જાય અને કોઈનું કોઈને આપણે આચે કેવું લાગે સમજો સંકલ્પ વિકલ્પ બહુ સાદા શબ્દો છે અને વ્યવહારમાં આપણે સમાજમાં બધા યજ્ઞ યાગ આ સાધુ મારા સંતો એને માટે બધા પડ્યા છીએ આપણે છતાં દરેક સંતા ગમે તે કઈ કથાકાર સંતા કોઈ પણ સપ્તાહ કરનાર કોઈ પણ સંકલ્પ કરવું નથી કહેતા સંકલ્પ કરવાની વસ્તુ જ નથી લોકો કેમ હું બહારના સમાજમાં ના સમજાવી શકું તમારે કોઈ બધું નથી સમજાવી શકશો સમજાયું સંકલ્પનું પરિણામ છે કોનું તો કે વિકલ્પનું વિકલ્પ હોય ને સંકલ્પ પરિણામ સ્વરૂપે હોય ને જોડે એટલે બહાર નીકળી પડેલો હું એને ઉપને તો ભરવું જ પડે એટલે સંકલ્પ એના બને પછી વર્ણન એટલે બહાર નીકળેલો હું એને મારા પણ નામે તો જીવી ના શકે હું જતા કેવી રીતે જીવી શકે એટલે હું કેવી રીતે જીવવાનો હતો સમજાયું કે નહીં અત્યારે આ અમેરિકામાં ફરીએ છીએ તો બરોબર સમજો બહુ સુંદર સંદર્ભમાં કરો છો જરાક જરાક થાય છે આટલું તો તારી નહીં કાઢી છું એટલે ગાળપણ માંથી નીકળી જવાનું હતું સમજાયું ને મૂકું ડાપણ ખુલ્લું થાય શું કર્યું દાપણ કહેવાય છે જ્ઞાની બોલે છે છતાં મૌન છે કઈ રીતે એમના શરીર બધે એવા જીવ્યા છે એમ સાથે આખું એમનું જીવન ગયું અને આ તો કેટલા અવતારોનું છે અને આપણી પાસે કોણ તમારી મળી ગયું બધું મેં કહ્યું દાદા એ પાસે દસ તપુ નહીં નાખ્યો તમારું પુણ્યાનું બંધન ભેગા થયા અને આ નિમિત્ત ભેગું થયું પણ આપણે નિમિત્ત ના જોવાય ના જોવાય અચ્છા જૈનોમાં ગાય અને કૃપાળુદે સમજાથી પકડાયું ગુરુ રહ્યા છદમસ્ત કરો વિનય કરી ભગવાન એવું એમને પછી એમના મોડા મૂકવું પડ્યું કારણ કે પેલા છદમસ્ત છદમસ્ત બધા ગુરુ નાખે શું કે શું કરે શું કહ્યું કઈ બાકીનું બધે કરી નાખ્યું હતું શું બરોબર છે અને વ્યવહારમાં છે તમારે કહેવા તમારે ખોટું નથી પણ વિનય હોય તમારા કરશે તમારા માટે શું કહ્યું દાદાએ શું કહ્યું કાયમ પટેલ છે જેની જેવી દ્રષ્ટિ અને જેવી રીતે જોશે તેવી રીતે અને કાકા રીતે જોશે તેમને બદલી જાય એમને બદલી જતા હશે તેમને કાકા થશે કોઈ કોઈને આવા દેખાશે ઉદાર થતા દેખાશે તેવી રીતે એના હશે અને પરમાત્મા જોશે તે પરમાત્મા થશે

faydan mesele gerek. पहुंचो मैं समझे ने એ કોઈ જે સંજોગો મળે છે ને આપણને ત્યારે એ ખરું બીજ એવું કામ કરી નાખે ખરું કામ કરે અમને એ સંજોગો પ્રાપ્ત થયેલું ચંદ્રકાંતભાઈ સંજોગો ભેરું પડેલું શું ફેરવું આવું થાય છે એમ એટલે એનો એવું નથી જેને પ્રાપ્ત થાય અને કામ ના કરે પછી એ કામ કામ એવું થાય એના માટે આજ્ઞા ધર્મથી લેવાનું છે દાદા તો બધી બાજુથી આપણને રાખ્યા નહીં કોઈ બાજુના આજ્ઞા મૂકી દીધી લે દાદાને ભણવા કે શું કરું મને અમે પાડો તો પછી મેં સમજાવ્યું નહીં <laughs> મને કે સમજદારી પડી હે આજે એ પટેલ નથી આપણે કે દાદા તો હું તો એને પૂછવો કે થઈ શકવાનું છે પૂછીએ કે આજે ભાઈ કોઈ ચમત્કાર થઈ ગયો ચાલો એવું પછી હાજર થઈ ગયા ઘણા કહે મને છોકરાઓ દેખા આવી ગયા મારે ગયા ગયા છે તો શું દેખાય તમને દાદા દેખાઈ ગયા છે પણ એમ બધા હાજર જોડે છે તો હું પૂછ્યું એવું હોય બને જોગાડ્યું ચલો આ લાગુ કરે આ ક્યાંથી આવ્યા અગિયાર વાગે પાછા દાદા અલગ થઈ ગયા તો કે એ પટેલ દેખાય દાદા દેખાય દાદા ઉભો દેખાય કોઈનો જવાબ એવો છે કે એમ પટેલને દેખાય અમુક દાદા ઉપર ના દેખાય કાલે દાદા ઉપર ના દેખાય તો એમ પટેલ દાદા ઉપર લેવો દેખાય એટલે દાદા એમ જવું પડ્યું કે એમ પટેલ હાથે છે જેવી જેની દ્રષ્ટિ તેવી તેની ઓળખાણ સીધી વાત છે પરાક્રમ ભાવ એ કષ્ટ ભાવ નથી અને મોક્ષ એ કષ્ટ સાધ્ય નથી શું કહ્યું બોલો પરંતુ સહજ સાહજિકતા સાથેની સરળતા એ કરીને સાધ્ય છે સાહજિકતા કરી સંસ્થા કોની હોય શુદ્ધાત્માની કે પેલા પડોશીની શુદ્ધાત્માની નહીં બોલો ને ધર્મ આપણને સહજ કરે છે અને સહજ ના થાય એવા સંજોગોમાં આપણે આપણા સિદ્ધાંતના સ્વભાવથી એની સાથે રહીએ એ ધીરજથી રહીએ શકીએ એટલું પેલો અસહજ ભાવ થતા એમાં સાધિકતા ખુલી આ મન વચન કાયા જન્મ પામ્યું તે જન્મ વખતે બિલકુલ સહજ હતું એટલે કે નેચરલ હતું અને જે આધીન હતું એ બધી માતાઓ જાણે અને પપ્પાઓ જાણે તો પપ્પા ઓછું જાણે માથા જેટલું નહીં જાણતા કેવું હશે પણ માતાને લાગે કે મારું કુટુંબ ઉપનિષદ મારું છે હું છું કે છે પછી તમને એ ખવાની સમજાયું એટલે પણ વેદાંતના આના બહુ સુંદર પ્રકૃતિમાં એટલું બધું એને એનાલિસિસ કરી છે વેદાંતે ઉપનિષદોએ એના પર યજ ને યાગ ને ઋષિઓ ને મુનિઓ ને એની પાસે પડ્યા હતા જેમાં કંઈ ખોટું નહોતું પરંતુ શાના માટે હતા તો કે બ્રહ્મ એનું બ્રહ્મ સ્વરૂપ એ આપણને પ્રાપ્ત થાય એટલે હતું આત્મા જ ભાષા ભાષાથી બીજું કશું નથી એની પાસે પડ્યા હતા એના માટે કે શાને ફાયદે છે તું કે શરીરને કાઢીને હું ક્યાં છે આત્મા જોઈ રહી છે આજના સાયન્ટિસ્ટ કે આજના કોને જો કેવો પ્રયોગનો દેખાવો જોઈએ આ છે તે પ્રયોગ કરી ક્યાં ગુજરાતો કેટલી રીતે પ્રયોગ કર્યા વેક્યુમમાં નાખો અહીંયા કર્યો તે પછી ધીરા પડી ગયા જ્યાં જતા પ્રયોગ કર્યો પૂરા દેશ બોલો કોને સમજાય આ શરીર છે નીકળે છે શું છે રેજર શું છે સમજાય છે એમાં તો શ્રીમદજીને એક વિચારના સાતમાં ઉંમરે કંઈ એકદમ નથી કરતી એટલો આગળનો અનુસાર કેટલો આગળ માર ખાઈ રહ્યા છે ત્યાર પછી એમાં કંઈ લીધા લેવાયા છે એ પાસ અહીંયા આગળ કમવા લાગી ગયો બહુ સમજવા જેવું છે એટલે આજ્ઞાધર્મમાં બીજું કશું જ નથી પરંતુ ધર્મયુક્ત આપણું જીવન વેપાર છે શું એટલે આપણો જીવન વેપાર બધો ધર્મયુક્ત થાય એ રીતનો છે કે જેથી આપણો ધર્મ આ મન વચન કરાથી એ બધાથી આજ્ઞામાં ધર્મ વેપાર સ્વરૂપ ના થઈ પડે વેપાર સ્વરૂપ એટલે હું એમાં સ્પેશલ વસ્તુ તો છું નીકળ્યો નથી હજી રહ્યા કરું બધું વેપાર સ્વરૂપ ધર્મ વેપાર સ્વરૂપ કોઈ બધાના નહીં સાહેબ શું કહો છો બરાબર છે નહીં સમજાય પ્રતિક કહેતા હોય તો ધર્મમાં વેપાર વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ હું દાદાનું સૂત્ર છે પણ આપણે સૂત્ર દ્રહી કરીએ છીએ શું છે એની પાસે આખું શાસ્ત્ર જ છે આ ગુરુ એ સિંગલ ગુનો છે ના બોલવું ડબલ ગુનો છે એ તો મોટું શાસ્ત્ર નથી જાય બધા શાસ્ત્રો આવી ગયા કારણ કે શબ્દ જ એવો છે કે ભટકાવનારો છે અને શબ્દથી છૂટી પણ છૂટાય છે પણ કયા શબ્દ શબ્દથી છે શબ્દમાં આપણને મુક્ત કરનારો શબ્દ શબ્દ પોતે મુક્ત હોવો જોઈએ નહીં સમજ્યું અને બંધાયેલા તો જે બંધાયેલા હોય બંધાયેલા જોડે આપણે છૂટવા જઈએ ત્યારે આપણે શું થાળ થાય જોઈએ પરંતુ સમાજમાં મનાતું નથી એવું એટલા માટે બહુ સુંદર ચાલે છે આજે આ કાળમાં કલયુગમાં આવું વિધાન નીકળે દાદા ભગવાનનું કે વેપારમાં ધર્મ જોઈએ છે ધર્મ વેપારના જોઈએ આટલું સૂત્ર હોય તો અમેરિકામાં આપણે આપણે રહેલા આખું ભારત દેશ એમાં તો વિચાર કરો કે માનવ અને મનુષ્ય જેમ કેવું થઈ જાય અને રાજેશ બોલને ટોપ ટુ બોટમ બધા છે એ બોલને શું કર્યું મેં વેપારમાં ધર્મ જોઈએ બોલ વેપારમાં ધર્મ પણ ધર્મો વેપાર ના જોઈએ તમે શું કહો છો અલા ભારતમાં જો નાનાથી મોટા બધા થઈ જશો ના ધર્મમાં અને વેપાર એટલે કે આખા જીવન જીવાય બધું ભારત સમજી ગયા એવું ખબર નથી કોના ખાતર સમજવાનું કોઈના ખાતર હું તો દરેકની વાત કરું છું દરેકે દરેકને આવી સમજણ પડી જાય તો એનું કેવું જીવન થઈ જાય અને બધું ભારત ભારત કેવું હોય પછી પાર્લામેન્ટ ડાયુ ના હોય અને કોર્ટ ડાયુ ભાઈ ના હોય કોર્ટના ચીફ જસ્ટિસને પાર્લામેન્ટના સ્પીકરને તે રમવું આપવું પડે ના નહીં સમજ્યું આ તો ત્યાં કહ્યું કે લોકો ચલાવનારા લોકો તો છે જ બધા એ તો ચાલી જાય સમજો એના બાપુ શું કહ્યું આંધા ફરે એ દાદા લોકો દિલ્હી ના ફરે એ તે એનું પોતાનું સીધી વાત કરી શકાય ભારતે કહ્યું એને ક્યાંથી ક્યાં લઈ અમે સાંભળ્યું છે એટલે કહીએ છીએ çalışalım. આ વાત બહુ ચેતી આપવું છે આપણે બધાને દાદાનું વિજ્ઞાન આપવું છે દાદાએ કેટલું કરવું આટલી આપ્તવાણીઓ છે બધાને ગમી ગઈ છે આપ્તવાણીમાં કુદરતી રીતે છોકરી આવી ગયું દાદાનું વિલ હતું તમને વિલ હોય ભાવના આજે બધાને આટલું ભાવના સ્વરૂપે આટલું થયું એક જણના પાને એમાં આટલા સંખ્યા તો કે જે કોર્ટે મારી ઈચ્છા ભાવના છે મારું આટલું છે આ વિજ્ઞાન આજે આ કામ ખુલ્લું થયું છે માનવ માત્રને એ પોતાના જીવન માટે પોતાની સમજી લેવા માટે એને કામમાં લાગેલું છે અને આ જગતમાં ફેલાઈ જવું જોઈએ બધે બધે જ ફેલાશે આટલું ان تكون جئت تطاو سيكمنت امتي تم نتيجه جاوزا مثلا دي يكون يبقى من نوع يدو يكون معصينا تي انا كما آه. هو بدا موسيا كيف قلت ذا تم له واجب في الى ديوان سيدي انا ما دعوت برما سيدي خلاص ما يتوجه يكون તમે તમે નથી વાંચ્યું વાંચેલું છે વાંચેલું છે જેને કાળજી છે તો બધા જોઈએ છે તું શૈલા તું કેટલું વખત વાંચું છું વિજ્ઞાન સાથે આવે જ ખરું તારી પાસે તો ઘરમાં હોય છે ખરું કોઈના હાથમાં આવે છે વાંચવાનું કોણ કોના હાથમાં આવે મમ્મી પપ્પા મમ્મી પપ્પા તો મમ્મી પપ્પા તો બહુ સારું તો બી વાંચીશું ને આ બધું જોઈ લેવાય છે હા એટલે વાત સાચી છે એ પરંતુ જેવું કશું નથી કે આપણે આખું વાંચી જ જવું પરંતુ જે આરામ નજર કોઈ ખ્યાલ આવે અમતા બેઠા આવીએ ને પડ્યું હોય ત્યાં ગમે તે મારા તો જાણતા નથી આપણો મનનો સ્વભાવ અને આ બધું અંદર કેટલું બધું આ શરીર કેમનું કેવું ચાલે છે એટલું ચંચળ શરીર છે પાર વગરનું આકારનું એટલે આખા નવરા બેઠા પડ્યું હોય ને એવા વખત નથી આવતા આખા દાડામાં કે આપણને આપણે બોધેશન શ્રી બહારના કથાથી આપણે શાંતિ બેઠા એને આપણે વખત ના આવે કોઈ અરે અરે કોઈને જરા ઊંઘ આવી ગઈ તો એટલો વખત આપણે લઈ લઈએ પણ આપણી તૈયારી હોવી જોઈએ કે આ ફ્રી ટાઈમ કયો ઉપાય કરવો ફ્રી ટાઈમ માટે દાદા ખૂબ વાત કરી છે ખૂબ વાત કરી છે એ તો સતત જાગ્રત મનુષ્ય હોય એને ફ્રી મળે બીજા ના સતત જાગૃતિ મળે સતત સતત એટલે કેવી કે દિવસના જાગ્રત કાળ દરમિયાન રાત્રિના નિદ્રાકાળની વાત નથી કરતા અને દિવસનો જાગ્રત રહે તો રાત્રિમાં એમ તો વાત બહુ જુદી જ હોય છે ન્યારી આખું સમજવા જેવું છે આ તમે પરાક્રમ તો એના માટે આખું કહું છું આ પોતાના મોહનના શરીર જોડે જીવી જવા માટેની વાતો છે ડોક્ટર સમજાય કે નહીં આટલી વાત છે પરંતુ હું આ હાથે એ વસ્તુ પડી ગયું દાદા ભગવાને કહ્યું છે અક્રમ વિજ્ઞાન એક સિદ્ધાંત ઉપર છે કે લઘુત્તમ દ્રષ્ટિ અને હવે લઘુત્તમ ભાવ અને હવે દ્રષ્ટિ શું કઈ બોલો <laughs> આ લઘુત્તમ ભાવ કર્યું એ તો ભાઈ એને બી ભાઈ સાચી વાત કે નહીં હા અને હવે દ્રષ્ટિ એ ભાઈ રિલેટિવ અમે સાચી વાત કે નહીં રિવર્સમાં છે હોવું જોઈએ પણ એના રિવર્સ એટલે અને એના રિવર્સમાં પણ એટલું જ સાચું છે બે રીતે સાચું છે આ વિજ્ઞાન સમજવાની વાત છે અને સાચી વ્યવહાર દ્રષ્ટિથી ઊંચું નીચે ચૂપચાપ પાછું નથી નીચેનું કહેવા માટે હું હોઉં છું કે મને ખબર નથી ક્યાંથી ખબર પડી પહેલેથી ખબર એટલે હવે એ ખબર પૂછાઈ જવા માટે કરવું ક્યાં જવા નથી પણ એમને ઉડાડેલી છે કેટલી બધી ઘડાઈ આવી છે બરોબર નહીં પેલું મીઠું પાછું પડવાનું કર્યું મીઠું બગલા માટે નીકળી જશો આજે આજે આવશો તો ઓરે ખોવા ગયા કેટલો સરળ ટાઈમ કીધી બાકી પોતો પરવાનગી લેવાની પૂજ્ય છો બધાના અભિનય બધાના પૂજ્ય છો આપતા પુત્રો દાદા આપણને આપ્યા છે એટલા અદભુત આપ્યા છે એ તો જેમ જેમને મોટા પડશે તેમ ખ્યાલ આવશે બધાને ઘણી વખતે આપણને પ્રકૃતિ દેખાઈ જાય પણ એમાં પણ આપણે આપણો વિનય હાજરી કરતો એટલું કહું તમને આ દિલ એવા છે એટલા માટે દાદા એ કહ્યું આપણા આપે છે બહુ સમજવા જેવું વાત સમજ્યા ડોક્ટર શ્રીનાથાનંદજી એમને ખરી રીતે તો સમય મળે એવો નતો એમ નહીં પણ એમને શરૂઆતનો એક મહિના ત્રીસ એક અભાવ દોષરી મહિના દસ એક હેલ્પ બધે પણ બધું છેવટે કહ્યું નહીં હવે બધું નક્કી ત્રણ મહિના ખાલી કરવું એટલે આટલું થઈ શક્યું હજુ આગળ શું કહેતા સમજ આવે આગળ વધી જશે ત્યાં અને આપણું કોન્ફરન્સ ગ્રંથાવાળા છે ત્યાં સુધી અમારે તો વિનંતી છે પરંતુ એમને થોડુંક અમુક સંજોગો છે એટલે થઈ જશે આપણે બધાને આશીર્વાદ જોઈશે બધાને આશીર્વાદ જોઈએ શું કહ્યું પ્રોમિસ કરીને જ તમને બધા ઘણો લાભ થાય એવો છે અમે જાણીએ છીએ બધાને ઘણો સુંદર લાભ થશે અને હું રસ્તો બતાવી શકું પણ મને પૂછે તો <laughs> તમારે નહીં એમને прощай. Остав трону землю, вышла юная. Ну, બધા ભાગોમાં તપ કરવું એ આપણને આવે તો ના આવે તો આપણે અધ્યાત્મ રહેવાનો જ છે વિચારી લેજો ક્યાં કેટલો ભાગ ધર્મ છે કેટલો તપનો એ દરેકે પોતાનું માગી લેવાનું કોઈ કોઈનું માપવા જાય નહીં માગી શકે તમને અને આ વાત એવી અલગ પરિસ્થિતિ નથી તો વ્યક્તિગત છે આજ્ઞા એની એ બધાને મળે છે પરંતુ એ વ્યક્તિગત આજ્ઞા મળે છે ઇન્ડિવિજ્યુઅલી ઇન્ડિવિજ્યુઅલ ભલે મહાત્મા થયા પરમાત્મા એ માત્ર પોતાના માટે એક દુસરા માટે બીજું જરા પણ નથી એટલી વાત છે અને આજના ધર્મ એ સમજાવું કે બચ્યાના ખેલ નથી બોલ બોલ જલ્દી ધર્મ છે આજ્ઞા એ ધર્મ છે અને આજ્ઞા ન પાડી ન પાડીએ નહીં આજ્ઞા ના પાડવાને એ બધા સંજોગોમાં પરિસ્થિતિઓમાં આપણે એ તપ તપ આવ્યું કઈ કઈ એને બોલો એટલે એ ક્યાં વાળી એટલે આજ્ઞા ન પાડે એ તપ છે આજ્ઞા મારો તો ધર્મ છે આજ્ઞા ના પડાય એના પરિસ્થિતિ સંજોગોમાં એ તપ સ્વરૂપ તમારું ઓટોમેટિક થાય છે મને ખબર નથી પડતી કે તપ આવે છે બધા આપણને આપણું જીવન જીવવું એને રહેનત માની બેઠા છીએ બધું આ જીવન આપણે ઉપર સમજે દાદા એવું નથી કહ્યું કે તમે જાણી જોઈને ખાડા કરો કે જેથી ટેકરા કરો કચરાઓ કરો બધી અનુભવ કરો કહ્યું નથી એવા સંજોગો આવ્યા પણ આ કળિયુગ તો બધો પ્રતિકૂળતા સંજોગ છે આખો કળિયુગ પણ એ પ્રતિકૂળતા કોને કેટલી મપાઈ જોઈ લો જોઈ લો આ સમજવાનું છે સમજાયું અને પ્રતિકૂળતા હોય ત્યારે આપણે એમાં આપણે એટલું બધું રહી શકીએ નહીં તરફ બહુ એવું નથી એ સમજાયું વહી ગયા નથી ખબર પડશે કારણ કે પ્રતિકૂળ છે જ નહીં તો પ્રતિકોણ કરો આ શરીર ચાલે છે જીવતું શ્વાસ ચાલે છે પ્રતિક્રમણ કરી બધું ચોખ્ખું કરી શકશો કરવું અને પ્રતિક્રમણ માટે સમય મળવો જોઈએ અને એટલા બધા લાંબા હોતા નથી તો કેટલો બધો પડે ફક્ત કરી લગાય સૂચી લગાય સમયમાં કેટલો લાગે અચ્છા થઈ શકે તો ઓ તો તો બધો હું તો મને સંભળ્યો નહીં કોને મને તો કહ્યો તે તારી જોડે જ વાત કરી લીધી કાર્યક્રમ દરેકે પોતાનું મેજર કરવું પડે છે દરેકે આ પરિસ્થિતિ આગળ રહે જ નહીં કોઈને પણ ના રહે અને લલિત બોલે તું તો બોલતો જ નથી તને કીધું કઈ કશું આવે નહીં ખૂબ આવે તકલીફ આવે કઈ ખૂબ આવે કોઈ દિવસ દાદાની કૃપા આવી ગઈ છે ગયા પ્રભુને થાય છે એટલે વાંધો નથી ચલો છો ત્યાં અત્યારે ક્યાં જશે તેને રિઝર્વની એરપોર્ટ છે તો સુરેશભાઈ તો અહીંયા જ આપણે કપિલભાઈ કપિલભાઈ ખરા કપિલભાઈ ખરા સુરેશભાઈ સુરેશ જ ખરા પછી સુરેશભાઈ હમણાં નથી જવાનું કપિલભાઈ બહુ સરળ એટલે આ તમારા પરાક્રમની વાત કરી એટલે ધર્મ અને પરાક્રમ આપણે આમાં બધું જ જાય છે પહેલી બે દ્રષ્ટિ ધર્મપૂર્વક આપણું જીવન છે એના માટેની છે અને જીવન એવું ધર્મપૂર્વક જાણ્યું છે નહીં કારણ કે આપણે એટલા બધા પડઘા પડ્યા છે આપણી અંદર એ પડઘા જ સમજાવ છે અમારે કેટલા બધા પડ્યા છે સમાજમાં શું એ તો આપણું દાદા કહે છે મેં વરાળ એટલું જ ઉગાડ્યું બીજું બધું તમારું તમારે ભાગલ રહ્યું છે એટલે હવે આગળથી બધું નિકાલ બધું સંભાળ થાય જોયા કરવો એટલે પેલી પ્રવૃત્તિ થઈ શકે એવી નથી ત્રીજી ચોથી આવી ત્રીજી ચોથી આવી એટલે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે પછી આપણે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ હવે સમૂહ બધું એટલે સારી રીતે ઉકાઈ ગયું હકીકત ઓરિજિનલ કરતા એ છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે પણ પછી પાછળથી બધા વાતો વચ્ચે કામ મુકાયું શું કરે જલ્દી પકડાયું નથી એ રાખ્યા જલ્દી ના પકડાય ગણતરી શક્તિ કરતા ત્યાર પછી તો સત્સંગ ઘણું બધી રીતે નીકળ્યું શું કહ્યું કેમ તું રાજેશ જાણે કે આપણે પહેલા બી એક વાર નારાયણ મેં તમને પૂછેલું કે આજ્ઞા એ જ ધર્મ that that sentence I told was incomplete in my opinion. કે આજ્ઞાનું પાલન એ હું તમારી જોડે એ રીતે સવાલ કરતો હતો એ બરોબર છે આજ્ઞા એ ધર્મ શું કહ્યું એટલે આજ્ઞા શું છે એક આપી છે કે પાંચ આપી છે ના આપણે પાંચ આપી છે ને તમે મને કીધું કે પાંચ લઈ શકતી નથી ના આ મુશ્કેલી છે હવે એક રહેશે કોઈક એક લઉં કે પાંચ લઉં એકમાં પાંચ આવી ગઈ છે પાંચમાં એક જ છે મને કેમ સમજાશે કમર ટ્રાય ટુ અહીંયા એક એટલે મેં આપને કીધેલું પહેલા કે સંભાવી નિકાલ નો પ્રયત્ન હું કરું છું એકદમ રાખી શકીશ તું તો પાસે આવી જશે જા ઓકે I'll, I'll tell you about the incident yesterday. I mean, it is somebody... Certainly not worry. But that's what happened yesterday in the wedding. When the wedding was going on, the wedding was going on, yesterday I was attending a wedding. That time I was talking to my neighbor, and that Maharaj got so mad at me. And he, he got very upset. And he got up, yeah. He Maharaj got upset, then why do you get upset? No, I did. For a minute I did. For a second I did. Because he called my name. Second may say all time. Why you? No, but I... That is Agya. So that's what I'm trying to do. Okay, I'm trying to Sometimes it takes about a minute, but you know, I. એટલે આપણો આ મન વચન કાયાનો વ્યવહાર છે ને આપણો એ જ આપણને રખાવે પણ એની જોડે આપણે પડોશી છે અને પડોશી ધર્મ બજાવવો પડશે એ આજ્ઞાધર્મથી થાય શું કહ્યું આજ્ઞાધર્મ આપણે એક તો લઈ અને પડોશી કહીએ અને જોડે હરખામ નહીં રહીએ તો ઝઘડા કરેલા કરે રોજ રોજ કંકાશ સજ્યા બધું રહ્યા કરે તો કોઈ પણ પડોશી તો સાચી જાવે છે કે નહીં ગમે તેવો પડોશી હોય ના હોય તો રમવું રહે પણ બચવો પડે નહીં નકલ ના કરે શું કરે તો ખરો કે નહીં જરાક કરવા જાય તો કેટલું બધું મોટું નુકસાન થઈ જાય પણ દખલ રહેશે ખરા બધા ના સમજે તો અહીંયા થયું છે તમે બોલવું નહીં કશું નહીં આપણે ઘરનો ઘરો ભરાઈ ગયો <laughs> જો અવાજ મોટો થયો તો કમ્પ્લેન જાય એટલે અમારે પીસ પીસ કરે ખરું પડશે તમે કોને કહેવાય બોલ બોલ બધા ભરાયું બોલ શરમ નહીં રાખવાની નહીં જેટલું આજ્ઞા બાળક પડોશી તમે કોની જોડે રાખવાનું મારી જોડે કોણ મારો કોણ મારા દેહ જોડે તારો દેહ પ્રાપ્ત દેહ પ્રાપ્ત દેહ જોડે તું કોણ તો પછી હું શુદ્ધાત્મા આ પડોશી ધર્મ પાળનારો શુદ્ધાર્થ પાડે તો શુદ્ધાર્થમાં જ છે શુદ્ધાર્થ કે પડોશી ધર્મ ના પાડે પણ હું શુદ્ધાર્થમાં છે તો ખરું કે નહીં એ પડોશી ધર્મ હું તો રહ્યા જ કરવાનું હું કઈ જતો રહેવાનું આખા બ્રહ્માંડમાં જગ્યા છે છૂટવાની ના દીકરા હશે

બોલને શકતી આપણે સમજવા કોશિશ કરીએ કારણ હું તારી જોડે મને સમજાવશે બધાને હજુ રિયલ હોવાનો એક્સપિરિયન્સ નથી ને અનુભવ નથી રિયલ I mean, you, you go to Africa and ask the guy,

No, but see, the liberation you say, that's what you see me as liberated, but I don't see myself as liberated. That is the question of why saying you liberated. I, because you tell me I am liberated. I have nothing to do with you to see you as liberated or non-liberated. No, no. I just see what I can be, visualize, feel it. Ah, that's what I mean. Well, I am not to say that, oh, you are this and that. Why should I say? Why? پٹیکب داساجی پٹیکر آٹھ بڑا بے گا دیا کر અને તું મને કરવા દો તો આપણે બધાને ફાયદો થાય બીજા એ તારે એકલા ને that's why I'm asking I to ask you in, privacy, but you to... me, come on, What? no, that's not possible, Mama. See, that this is the stage after 94 how many years, 16 years. I think I spent a lot of time with you alone, much more than most of the guys. तो गए तो क्या तो I I didn't recognize you, but you introduced yourself to me. That was my blessings. I was really lucky that. Uh, but I know you fully well. Don't you know you yourself fully well? Inside, outside, I know you. Transparently. I know. I know, I know. But, uh, no, I, I, no, no, no, your statement is not correct. What do you say? તો સાથે છો સાથે છો તો તમારી ઇન્ડિપેન્ડન્સી તમારે એક્સપિરિયન્સ કરવા માટે તો સાથે રહેવું ઇટ વિલ બી વોટ ટાઈપ ઇટ વિલ બી બેટર ધેન યુ એન્ડ મીટ આર સ્ટેઇંગ ટુગેધર ઇઝ બેટર Well, sometimes I think I'd be better off alone. every, every, sometimes another. Every,

उतने में अर्जुन को उगरते हुए मजा होते I had asked you the question. I just think I like it. One tradition. well, it changes from day to day. <laughs> Is it good enough that it should change? Yeah, I think we've been both boring. How, how you, you feel? Yeah, I'd be boring that is the very nature of mind. Mind seeks very, and very variety is the spice of life. Yes. For everybody, all worlds. But we should understand, it, that has to be understood unilaterally. How? Unilaterally. The moment you enter one after another one, one becomes, the moment it becomes two, you become dry from that whole world uh, in one individual body. You સમજ્યા યુનિલેટરલી એ કોને કહી શકે એ તો ખૂબ વિરસ બહુ પામતું થાય પોતાને સલાહ રહી શકે એનો જરૂર નથી એટલે પરાક્રમ શબ્દ બોલીએ ખરા પરંતુ આપણી નીતિ આ શ્લોક ભાષામાં કહીએ છીએ બાકી પરાક્રમ ભાવ તો જેવું જ હતું આપણે દાદાએ શીખવાની છે તમને બધા સત્સંગમાં તમે જવા બન્યું છે તમારી પાસે સામાયિક કરાવડાયા છે અને બધા લોકો સરકાર સામાયિક કરજો સામાયિક પરાક્રમ છે પરંતુ સામાયિક સમજાય ને વેરીલી આઈ એમ પ્યોર સોલ બાય રિલેટિવ પોઈન્ટ આઈ એમ પ્યોર સોલ એને સામાયિક કહેવાય છે એટલે ઘણી બધા કહીએ છીએ કે આખું બંધ કરી ચલો અત્યાર પર આપણે પ્રયત્ન કરીએ આઈ એમ meant to be an instrument only, but we cannot speak like this. તો બોલાય નહીં અમે ન સમજે છે મનમાં ન બોલાય મિશલને કોઈ સમજી ના શકે આપણે આપણે અંદર તો સમજવું મુશ્કેલ છે તો નહીં સમજે સંઘ થયો મહાત્મા ત્યાં સાથે થયા પરંતુ કેવી રીતે વિઝન સાથે તો વિઝન સાથે કેટલું સુંદર કામ કરે છે મારે ભગવાનના વખતમાં ઋષભ ગૌતમ સ્વામી આવ્યા ચંદન મહારાજી એને પ્રમુખ આચાર્ય બનાવી નાના નાની ઉંમરની ત્યાર પછી કેટલા સમયથી એની સબકી માસી કેટલી મોટા ઉંમરની આવી છતાં એ ચંદન મારાનો પરમ વિનય કરતી હતી અને ચંદન મારા એમનો પરમ વિનય કરતા હતા આ ધરતી પર કેટલું બધું બની જાય છે વિચાર કરો તો આ તો પરમ વિનયની વાત થઈ હજુ તો વિનયમાંથી આપણે એના પાછી ખબર આજ્ઞા ધર્મ બીજું કશું નથી કરતો પણ આપણને વિનય ધર્મ જે મૂળ આપણું ટેકનિક છે કે રિયલાઇઝેશનનું કારણ કે ઓલસો લિસ્ટિંગ સેપરેટ ફ્રોમ ધ માઇન્ડ ઇઝ ફોર એસેમ્બલી એનું ટેકનિક એ મૂળ વિનય ધર્મ છે એ આજ્ઞા ધર્મ પાછા બે સૃષ્ટિમાં શું કહ્યું અને ત્રીજી ચોથી જો પછી કામ થયું તમારું અને ચોથા વગર પછી પચે નહીં જતી નહીં સમજે એમાં તમે પ્યોર સોલ with Rajesh is the immediate closest neighbor and first basic relation. Right or એની સાથે રાજેશ સાથે હું જો એનો વિને સાચવીશ તો એને અંદરથી મારી એની પરમ વિનયની સૂઝ નીકળી થશે શું સમજ તો રાજેશ સાથે જેટલું હોય તો બીજા સાથે તમે બીજા સાથે રહી શકો તે આપણા આપણા સંત સાથે રહી શકાશે હવે તો ધેટ ઇઝ ઓનલી થિંગ હવે એટલું નાનું સર્કલ ને તમારું વડવું સર્કલ મોટું થઈ જશે ઓટોમેટિકલી હવે ક્યાં ડિફિકલ્ટી આવી મને કે તો ક્યાંથી કામ કરી દઈએ નહીં હું નહીં દાદાએ કહ્યું છે ઘર જીત થવાનું છે આપણે આખું બહારની કઈ બધું કઈ જરૂર નથી ખોઈ જશે ઉડતા સુપ્રીમ ગજરી નથી સમજાય બોલ આપણે કઈ ચોપડીઓ છપાય ને એમ જ થાય આવે નહીં ખરી રીતે તો દાદાએ કહ્યું કે જે આખા બધાને લાભ થવા માટે આ વિજ્ઞાનનો એના માટે આ છપાઈને જરૂર થાય છે પણ જેને દ્રષ્ટિ બની છે ને એના માટે તો એની પોતાની મનની વાણીની કાયાની ચોપડી વાંચવાટ કર્યા કરવાની ફર્સ્ટ ક્લાસ છે નોન ડિજિટલ આપણી વિઝનથી આ ડિજિટલ બોડીને સમજી લેવાનું ના તમે કેટલો આપણને ફ્રી ટાઈમ તો બહુ મળે છે એટલે નિરાતે આપણે કેમ આપવાની જરૂર છે બધું થઈ ગયું છે રાખે છે નિરંતર હું તો કહું છું કે છે એવું નહીં નહીં નિરંતર રહે છે પણ શું રહે છે તો કે પ્રતિતિ રહે છે શું કહ્યું અને પ્રતિતિ કઈ તો કે લક્ષ્ય અનુભવના સ્વાદ વાળી એમને નથી આવતી પ્રતિતિ કોઈને કહી શકે નહીં કોઈ પ્રતિતિ એટલે ક્ષાયક કહેવાય છે કે એ ખુલ્લી થઈ જીવન નામથી સમજ પરિણમે પણ ક્યારે એ લક્ષ્ય સાથે અને અનુભવ સાથે અત્યારે પ્રાપ્ત સંજોગોમાં આપણને એવા ચગડાય થઈ જતો છે લક્ષ જાગૃતિનું પરિણામ છે અનુભવ એ પોતે જ પોતાના પૂતલ સાથે એટલે કે મનમાં વચન બોડી ફિઝિક સાથે તેને સારી સમજી અને એનું જ્યાં જ્યાં પણ એનું પ્રેર છે શું કરવું આ શરીર આ ચામડીથી બંધન એટલું જ છે કે બહાર ફેલાયેલું છે બહાર ફેલાયેલું નથી વિચારી જોઈએ એટલે સ્પંદન કે પ્રેમ અને અનુભવ બી કર્યો એમનો કે વ્યાપકને વ્યવસ્થિત કોને છે શું કહ્યું આપણો વ્યાપક ભાગ એમની બોડીનો સ્પ્રીડ ભાગ છે આખો એને વ્યવસ્થિત ખોરે છે અને એ કે જે પોતાનો સ્પીડ ભાગ છે પોતાને ખોરે નહીં ત્યાં સુધી સ્પીડ ભાગ ખોરાશે નહીં જણાશે નહીં આપણે વ્યવસ્થિત સમજાશે પણ નહીં હવે પણ એને આપણી ભાષા લઈ જઈએ ને તો નથી મળીએ આ મોટી વાત થાય છે એ એક્ઝેક્ટ ભાષામાં લેવું પડશે કે આ રિલેટિવ રિલેટિવ છે રિયલેટિવ ભાગમાં છે સાથે કહ્યું કે વ્યક્તિ રાખો ખૂબ રાખો

એટલી શરીરને ચિંતા રહે to the maximum એમને એજી કરી છે તમારી બાકી આજ્ઞાબંધ તો કોઈ નથી ના પાડી શકાય શું વાત કરો આ આજ્ઞા બે શબ્દોમાં આખો મોક્ષમાં ગયેલો છે આજ્ઞાનો પાલક ને ધારક એક અંતમ રૂપમાં એટલે આમ તો ફોર્ટી એટ મિનિટ લીટર દેશ ખાલી લીટર આપણા ગજામાંથી આપણે એના ઘરે સમજી શકીએ એટલે માટે શક્તિને એટલું વધારે રાખજો અને અત્યારે વધારે એનું જાણું કરવા માટે એક કલાક રાખ્યો એટલે કલાકનો સામાયિક કર્યો તો ને કાર છે કારણ કે આપણી ગણતરી આપણી ગણતરી એટલી જાણી છે અત્યારે પર્યાય શબ્દ ના વાપરી શકીએ આપણે બધા એટલે અવસ્થા માત્ર કુદરતી ઘટના છે એ કેવું જ્ઞાનનું વાક્ય આજના કાળમાં અવસ્થા માત્ર કુદરતી રચના છે બોલો બાપુએ રચના નથી વ્યવસ્થિત છે કુદરતી રચના છે કોઈ રચના નથી

году благодарны તો કાજલ એમની શરીર ઉપર તો બે એમ ખાઈ ને તંદીવન થઈ જાય એટલે આપણો સંભવ મજાનો છે ઉભારો તો છે એકબીજા જોડે આવીએ ને એકબીજા જોડે થોડા અથડીએ પડીએ આવી આવીએ થાય તેમ થાય થોડો આપણે થોડા અથડા તો મોટર લાંબા જતો ને કે છે તો તું તો અહીંયા આવી છે મોટર તો અંબાર નથી મારો બહુ ડારો છે નથી મારી જતું પપ્પા મમ્મી કે રહેવાના છે હા હું રોકાતો ને હવે રોકાવાના ને હા પણ ત્યાં રહેવાનું પૂછ્યું એમને મજા આવે છે ખબર ત્યાં રહેવાનું ગમે ને આપણને ચાલો જય મહાત્માઓ આવતી કોઈના ના થઈ શકે એવા બધાને આપણા હોય એ કોઈ હોઈ શકે નહીં સાથે ત્યારે એમની આપણે આ સુવિધા જે છે એની નથી એમની અંદર નહીં સીતા કે આ રસી રસી એટલે રમમાણ હતા એટલે એમાં જ રમ રમતા હોય એ રમતી અંદર આપણી અંદર શુદ્ધાત્માને કારણે અને આપણે એક નંબરની પાઈ અને એ પ્રમાણે ચિંતિત એટલે આથી ઘરમાં કરો ને આવો કરતો ભાવ એટલે કે દાદા ઉપરની આરતી અને મગજમાં ઉપરની આરતી સાહેબ પાંચ સાહેબ સાક્ષી સાક્ષી ચાલો જય ભગવાન